શ્લોક નંબર સેવન્ટીન સ્તેન કર્મન કર્તવ્ય ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ટપુષ્પાદી ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરીનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પાદિક વસ્તુ તે તેના ધણીને પૂછ્યા વિના ન લેવું કોઈ પણ મારા આશ્રિતોએ ધર્મ કાર્યને માટે પણ અહીં અપિશબ્દ પોતાના કુટુંબ પોષણાદિ નિમિત્તાંતરોને દૂર કરે છે અર્થાત ધર્મ કાર્યને માટે પણ ન કરવું તો તેને માટે તો થાય જ કેમ સ્તેન કર્મ ચોરીનું કર્મ પ્રત્યક્ષમાં બળાત્કારથી અથવા પરોક્ષમાં પારકા દ્રવ્યને હરણ કરવું તે સ્તેન કર્મ કહેવાય સ્તેય કર્મ એવો શબ્દ લેવામાં આવે તો સ્તેય નામનું કર્મ એમ મધ્યમ પદ લોપી સમાસ કરવામાં આવે તે કર્મ ન કરવું બીજાના અંતઃકરણને ક્લેશના હેતુભૂત ચોરીનું દ્રવ્ય ધર્મકાર્યમાં વાપરવું યોગ્ય નથી એવો ભાવ છે પોતાની જીવન વૃત્તિથી પ્રાપ્ત થયેલું ન્યાય ન્યાયથી મળેલું દ્રવ્ય જ ધર્મને માટે યોગ્ય છે એવા ન્યાયથી પ્રાપ્ત થયેલું અન્ન તેને મનુષ્ય હર્ષયુક્ત થઈને બ્રાહ્મણોને અને વેદ વૃદ્ધોને આપીને પાપમાંથી મુક્ત થાય છે એ પ્રમાણે દાન ધર્મમાં કહ્યું છે ન હર્તવ્યમ પરધનમ ઇતિ ધર્મ સનાતન પારકું ધન લેવું પારકું ધન ન લેવું તે સનાતન ધર્મ છે એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે અપરૃત્ય પરસ્યાર્થમ દાનમ યસ્તુ પ્રયચ્છતિ સ દાતા નરકમ યાતિ યસ્યાર્થ યસ્યાર્થા યસ્યાર્થાસ્તસ્ય તત્ફલમ પારકુદ્રવ્ય હરણ કરીને જે દાન આપે છે તે દાતા નરકે જાય છે અને જેનું દ્રવ્ય છે તેને તેનું ફળ મળે છે પોતે ન આપી કરતા ચોરી કરીને આપી દીધી એટલે ફળ એને મળે અને દાતા નરકે જાય આ પ્રમાણે દાનખંડમાં યમસ્મૃતિમાં કહ્યું છે અને તે શરીર વાણી મનથી તજી દેવું એમ લિંગ પુરાણમાં કહ્યું છે અનાદાનમ પરસ્વાના માપદ્યપી વિચારત મનસા કર્મણા વાચા તદસ્તેયમ સમાસત આપત્તિ હોવા છતાં વિચારપૂર્વક મન કર્મ અને વાણીથી પારકાનું ધન ન લેવું તેને ટૂંકાણમાં અસ્તે ગણાવેલું છે અહીં તેને ટૂંકાણમાં સુકાળમાં અહીં સામાન્યપણે તેને સ્તેન કર્મ બતાવ્યું છે તેનો વિશેષ વિસ્તાર તો સ્મૃતિ ગ્રંથોમાંથી જોઈ લેવો કોઈ એવી શંકા કરે કે કોળી ભીલ વગેરે દસ્યુ જાતિના જનો માટે તો ચોરી કર્મ પણ વૃત્તિ આજીવિકા તરીકે ન્યાયયુક્ત છે તો એ યોગ્ય નથી અર્થાત એવું શાસ્ત્ર સંમત નથી શંકર જાતિની વૃત્તિ પણ આજીવિકા પણ તેના કુળ પ્રમાણે નિર્દોષપણે ચોરીથી રહિત અને પાપથી રહિત હોય તેવી જ બતાવવામાં આવી છે એમ નારદજીએ તેનો નિષેધ કર્યો છે <coughs> કોઈની વૃત્તિ અધર્મયુક્ત ન હોય એ નીચી જાતિ હોય તો એ વૃત્તિ શંકર જાતિનામ તત્તત્કુલ કૃતા ભવેત અચૌરાણામ પાપાનામ મંત્યજાંતવ્યવસાયીનામ અંત્યજો અને અંત્યાવસાયીઓને અંગિરામુનિ ગણાવે છે જે રજકશ્ચર્મકારશ્ચ નટો બુરુડ એવ ચ કૈવર્તમેદભિલ્લાશ્ચ સપ્તે તે ત્વંત્યજાહ સ્મૃતા ચંડાલ સ્વપચ ક્ષતા સૂતો વૈતા ડબલ થશે ચંડાલઃ સ્વપચઃ ક્ષત્તા સૂતો વૈદેહ કસ્તથા માગ માગધાયોગવો માગધાયોગવો ચેવ સપ્તે તે અંત્યાવસાયિનઃ ધોબી મોચી નટ વુરુડ વુરુડ એટલે જાતિ કૈવર્ત એટલે માછીમાર ભીલ મેદ એ સાતને અંત્યજો કહેલા છે ચાંડાલ સ્વપચ ક્ષત્તા સૂત માગધ આયોગવ એ સાતને અંત્યવસાયી કહેલા છે અંત્યવસાયી એટલે વર્ણશંકર જાતિઓના બધા નામ છે ક્ષત્તા ને એ બધી વર્ણશંકર જાતિઓ છે <coughs> એટલે એ ભીર લોકોથી પણ નેસ્ટ કહેવાય નીચે તેઓએ આચાર્ય ગુરુ આશ્રમવાસીઓ અને રાજાની સેવા વડે પ્રાપ્ત થયેલા ધન વડે જ આજીવિકા વૃત્તિ વિધાન છે માટે તેમણે પણ ચોરી ન કરવી તથા અમારા આશ્રિતોએ બીજાની માલિકીનું કાષ્ટ પુષ્પાદિક તથા ફળ પત્રાદિક તે તેની આજ્ઞા વિના ન લેવું આજ્ઞા સિવાય અથવા તેણે આપ્યા સિવાય પારકા પદાર્થનું ગ્રહણ કરવું તે ચોરી જ છે તૃણમ વા યદિ વા કાષ્ઠમ પુષ્પમ વા યદિ વા ફલમ અનાપૃચ્છન હિ ગૃહણાનો હસ્તચ્છેદનમ અર્હતી તૃણ કાષ્ઠ પુષ્પ અને ફળ પૂછા સિવાય લેનારના હાથ કાપી નાખવા યોગ્ય છે એમ ગૌતમ મુનિએ પ્રાયશ્ચિત કહ્યું છે તેના માલિકીની આજ્ઞાથી તેના માલિકની આજ્ઞાથી તો લેવું તેમાં બાધ નથી અન્યથા અર્થાત જો તેની આજ્ઞા સિવાય કાષ્ટ પુષ્પાદિક પણ જો લેવામાં આવે તો કદાચ દુર્જનો દ્વારા તેનો માલિક દુર્જન હોય તો કરેલી નિંદા તાળન તિરસ્કાર કે તેથી થતી બીજી કોઈ પીડા પ્રાપ્ત થાય વળી એવી રીતે પૂછ્યા વિના લઈ લેવું તે ચોરી મલિનીકરણ પાપમાં ગણાયેલું છે તે વિષ્ણુ સ્મૃતિમાં કહ્યું છે કે કૃમિ કીટ વયોત હત્યા મદ્યાનુગત ભોજનમ ફલપુષ્પેન્ધન સ્તેયમ મલિનીકરણમ સ્મૃતમ મલિનીકરણે ચાપી તપ્તકૃચ્છ્રમ વિશોધનમ કૃમિ કીટ પક્ષીની હત્યા મદ્યયુક્ત ભોજન ફળ પુષ્પ લાકડાની ચોરી એ મલિનીકરણ નામના પાપ ગણેલા છે મલિનીકરણ પાપના વિશોધનમાં તપ્તકૃચ્છ્ર વ્રત પ્રાયશ્ચિત કહેલું છે જાબાલ મુનિ કહે છે કે ઉદકે ફલ મૂલેશુ પુષ્પપર્ણ સુગંધિષુ મૃદભાંડ મધુચૌર્યમ ચ સંતોષ્ય સ્વામિનમ તત પાપમ નિવેદ્ય વિપ્રેભ્ય પાદકૃચ્છ્રમ સમાચરેત પાણી ફળ મૂળ પુષ્પ પાંદડા અને સુગંધી પદાર્થ મૃતિકાનું પાત્ર મધની ચોરીમાં તેના માલિકને સંતોષ પમાડીને બ્રાહ્મણને પાપનું નિવેદન કરીને પાદકૃચ્છવ્રત કરવું હોમને માટે સમિધા લાવવી એમાં દોષ નથી એમ શંખમુનિ કહે છે અસ્તેય મગ્નયે કાષ્ટમ મસ્તેયશ્ચ ગવામ તૃણમ યજ્ઞો માટે સમિધ લાવવા તથા ગાય માટે ઘાસ લાવવું તે ચોરી નથી દ્વિજસ તૃણેદ પુષ્પાણી સર્વત સ્વ સ્વવદાહારેત બ્રાહ્મણોએ ઘાસ સમીદ અને પુષ્પો સર્વ જગ્યાએથી લાવવા એમ યાજ્ઞવલ્ક્ય કહે છે ક્યારેક વિશિષ્ટ સંયોગોમાં ચોરી વિષયમાં અપવાદ મનુ મહારાજ કહે છે દ્વિજોદ્વગ્ન ક્ષીણવૃત્તિર દ્વાવિક્ષુ દ્વેચ મૂલકે આદદાન પરક્ષેત્રાત ન દંડમ દાતુમર્હતી ચણકવ્રીહિ ગોધૂમયવાનામ મૃદગમાશયો અનિષિદ્ધે મુદગમાશયો મુદગમા મુદગમાશયો નહીં મુદગમાશયો નહીં મુદગા માસ મુદગમાશયો મગન અડક મુદગમાશયો અનિષિદ્ધે ગ્રહીતવ્યો મુષ્ટિરેક પથી સ્થિતે માર્ગે જતા ક્ષીણ આજીવિકાવાળો બ્રાહ્મણ કોઈના ખેતરમાંથી બે શેરડીના સાંઠા અથવા તો બે મૂળા લે તો તે દંડ દેવા યોગ્ય નથી ચણા એક બેદી ભૂખ્યો હોય તો ધરાયેલો હોય તો દંડ દેવાયો ક્ષીણ વૃત્તિ હોય અને ઉપવાસ થયા હોય એની કોકના ખેતરમાંથી બે મુઠ્ઠી લઈ લે કે શેરડી લઈ લે કે બે મૂળા લઈ લે તો બે મૂળાનો અર્થ કે કોઈ પણ વસ્તુ લઈ લે ખાવા માટે તઈ તે પતાવી દેવી જોઈએ પછી જો લઈ જાય ઘેરે તો પાછો એ ગુનેગાર કહેવાય ચણા ચોખા ઘઉં અથવા મગ મઠ અડદ માર્ગમાં પડ્યા હોય અને નિષિદ્ધ ન હોય હિન જ્ઞાતિના અગ્રાહ્ય ન હોય તેવા નિષિદ્ધ એટલે આમ તો ચોરી માટે તો બધા નિષિદ્ધ કહેવાય પણ હિન જ્ઞાતિ ના હોય અને આવું જ્ઞાતિ હોય તો ન લેવા તો એક મુઠ્ઠી લેવા તથા સપ્તમે ભક્તે ભક્તાની ષડનશ્નતા અશ્વસ્તન વિધાનેન હર્તવ્યમ હિન કર્મણ છ ટંક ઉપવાસ કરીને સાતમે ટંકે અર્થાત ચોથે દિવસે એક ટંક ચાલે તેટલું જ બ્રાહ્મણ સિવાય અન્ય હીન કર્મ કરનારા પાસેથી પણ માગીને લઈ લેવું પણ ચોરીથી ન લેવું એવું તાત્પર્યાર્થ છે અશ્વાસન તો મૂળ શ્લોકમાં આવ્યું અશ્વસન સપ્તમે ભક્તે ભક્તાની ષડ અનશ્નતા પછી આગળ અસ્વસ્થન અસ્વસ્થન પછી આખો શબ્દ છે એમ કહો અસ્વસ્થન વિધાનેન અસ્વસ્થન વિધાને લેવાનું એમ રાખી મૂકવા સ્વસ્થન એટલે કાલ રાખી મૂકવું અસ્વસ્થન વિધાનેન એટલે જ્ઞાન ને પતાવી દેવું એવા વિધાનથી લેવું બે ત્રણ દિવસનો ભૂખ્યો હોય તો લેવાનું તો એને પાપરૂપ નથી અરણ્યે વિજને ન્યસ્તમ પરસ્વમ દ્રશ્યતે યદા મનસાપી ન ગૃહણંતી તે નરાહા સ્વર્ગ સ્વર્ગગામિન જંગલમાં નિર્જન પ્રદેશમાં પડેલું પારકું દ્રવ્ય જ્યારે જોવામાં આવે ત્યારે મનથી પણ તેને ગ્રહણ કરતા નથી તે મનુષ્ય જેની ઈચ્છા નથી થતી મનથી ગ્રહણ ન કરવું એટલે જેની ઈચ્છા નથી થતી તે સ્વર્ગ ગાવે સ્વર્ગમાં એ જાય આ બધા ન જાય તે મનુષ્યો સ્વર્ગમાં જનારા છે એ પ્રમાણે ભારતમાં શ્રી શંકરજીએ કહ્યું છે આ શ્લોકમાં બે વાક્યો નિષેધ વાક્યો છે અને અવાંતર વાક્ય એક છે એ રીતે ત્રણ વાક્યો છે શ્લોક નંબર એટીન વ્યભિચારો ન કર્તવ્યો પુંભિસ્ત્રીભિશ્ચ મામ શ્રિતે દ્યુતાદિવ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિમાદકમ અમારા આશ્રિત પુરુષો તથા સ્ત્રીઓએ વ્યભિચાર ન કરવો અને જુગટુ આદિક વ્યસનોનો ત્યાગ કરવો અને ભો અને ભાંગ મફર ગાંજો માજમ વગેરે કેફ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી પણ નહીં મારા આશ્રિત પુરુષો તથા સ્ત્રીઓએ વ્યભિચાર ન કરવો એટલે પુરુષોએ પરસ્ત્રી ગમન ન કરવું અને સ્ત્રીઓએ પર પુરુષનો સંગ ન કરવો કારણ કે બંનેને સરખો દોષ કહેલો છે તેથી મનુ કહે છે કે વ્યભિચારાત્તુ ભર્તુ સ્ત્રીલોકે પ્રાપ્નોતિ નિદ્યતામ શૃગાલયોની માપનોતિ પાપરોગેશ્ચ પીડ્યતે વ્યભિચારથી સ્ત્રી આલોકમાં નિંદાને પામે છે અને પાપ તથા રોગ વડે પીડા પામતી શિયાળની યોનિને પામે છે અને પુરુષો પરસ્ત્રી ગમન કરે અને તેને પ્રાયશ્ચિતમાં જે વ્રત કરવાનું થાય તે જ વ્રત તેણીને પણ પ્રાયશ્ચિતમાં કરાવવું પરદારા ગમન સર્વનાશનું કારણ છે એમ વિદુર કહે છે હરણમ ચ પરસ્વાનામ પરદારાવીરમર્શનમ શૂરદામ ચ પરિત્યાગસ ત્રયોદોષા ક્ષયાવહાહા પારકા દ્રવ્યનું હરણ કરવું પરસ્ત્રી ગમન કરવું સ્નેહીઓનો ત્યાગ કરવો એ ત્રણ દોષ ક્ષયને કરનારા છે નાશને કરનારા છે માટે તેનો શરીર વાણી તથા મનથી ત્યાગવા એ પ્રમાણે મહાભારતના અનુશાસિક પર્વમાં કહ્યું છે પરદારાન ગંતવ્યા સર્વવર્ણેશુ કરહિચિત નહિદૃશ નહિદૃશ મના મનાયુષ્ટામ લોકે કિંચન વિદ્યતે યાદૃશમ પુરુષસ્યેહ પરદારોપસેવનમ યાવંતો રોમકૂપા સ્યુ સ્ત્રીણામ ગાત્રેશુ નિર્મિતા તાવદ વર્ષ સહસ્ત્રાણી નરકમ પર્યુપાસતે સર્વે વર્ણોએ પરસ્ત્રી ગમન ક્યારે ન કરવું કારણ કે તેના જેવું બીજું કોઈ આયુષ્યને ઓછું કરનારું કાપનારું નથી સ્ત્રીઓના શરીરમાં જેટલા રોમ છિદ્રો છે તેટલા હજાર વર્ષ વ્યભિચાર કરનારો તેટલા હજાર વર્ષ વ્યભિચાર કરનારો નરક ભોગવે છે આ પ્રમાણે વ્યભિચારનો નિષેધ કરેલો છે અને વળી પરદારેશો યે મૂઢા એ મૂઢા ચક્ષુર્દૃષ્ટમ પ્રયુંજ્યતે તેન દુષ્ટ સ્વભાવેન જાત્યંદાસ્તે જાત્યંધાસ્તે ભવંતી જે દુષ્ટ લોકો પરદારાને વિશે દુષ્ટ ભાવથી જુએ છે તે દુષ્ટો તેના દુષ્ટ સ્વભાવથી જન્મથી જ આંધળા થાય છે મનસાપી પ્રદુષ્ટેન એ પશ્યંતી પરસ્ત્રિયમ રોગાર્તાસ્તે ભવંતી ભવંતીહ નરા દુષ્કૃ દુષ્કૃતકારિણઃ દુષ્ટકર્મ કરનારા જે મનુષ્યો દુષ્ટ મનથી પરસ્ત્રીને જુએ છે તે મનુષ્યો જન્મથી જ રોગથી પીડા પામનારા થાય છે વાસુદેવ મહાત્મ્યમાં કહ્યું છે કે કામ ભાવેન નેક્ષેત પરયોષામ તુ કરહિચિત શ્રાદ્ધ પર્વ વ્રતાહાદૌ નોપેયાચ સ્વયોષિતામ કામ ભાવથી ક્યારેય પણ પરસ્ત્રીને ન જુએ શ્રાદ્ધ પર્વ વ્રતાદિકમાં વ્રતાદિક દિવસોમાં તો પોતાની સ્ત્રી પ્રત્યે પણ ન જાય આ ઉપરથી પરસ્ત્રીની મશ્કરી વગેરે વાતનો દૂરથી જ ત્યાગ થઈ જાય છે દેવલ સ્મૃતિમાં સ્ત્રીઓને પણ વ્યભિચારનો નિષેધ કરે છે યા કામે નાન્ય પુરુષમ યા કામે નાન્યમ યા કામે નાન્ય પુરુષમ યોષાભિસરતી ક્વચિત સા ખરી સપ્ત જન્માની નિરયાંતે તિરુત્ર ભવેત તિરક ભવેત કામ કામથી ક્યારેય પણ જે કોઈ સ્ત્રી પરપુરુષ સાથે સંબંધ કરે છે તે નરકને ભોગવીને સાત જન્મ સુધી અતિરોગથી પીડાતી ગધેડીનો દેહ ધારણ કરે છે શ્રીમદ ભાગવતમાં વિભિચારનું ફળ તેને તપ્તસૂર્મી નામના નરકની પ્રાપ્તિ જ થાય છે એમ કહ્યું છે જે આ લોકમાં અગમ્ય સ્ત્રી સાથે ગમન કરે છે અને જે સ્ત્રી અગમ્ય પુરુષ સાથે ગમન કરે છે તેને યમપુરીમાં ચાબખાથી મારીને લોઢાની તપાવેલી સ્ત્રીની મૂર્તિને આલિંગન કરાવે છે અને સ્ત્રીને લોઢાની તપાવેલી પુરુષની મૂર્તિને આલિંગન કરાવે છે તેથી મનમાં પણ તેથી મનથી પણ ક્યારેય વ્યભિચાર ન કરવો એવો ભાવ છે આ પરસ્ત્રી ગમન સામાન્યપણે કહ્યું હવે ગુરુપત્ની ગમનથી મહાપાપ થાય છે બેન વગેરેમાં ગમનથી અતિપાપ થાય છે તેનું પ્રાયશ્ચિત અધિક છે એ પ્રમાણે કહ્યું છે તથા સ્ત્રીઓને પણ ગુરુને વિશે શિષ્યને શિષ્યને વિશે પ્રતિલોમ અનુલોમ જાતિને વિશે ગમનમાં દોષનું અધિકપણું છે શિષ્યગા ગુરુગા તથા પત્નીને હણનારી મદ્યપાન કરનાર સાથે ગમન કરનારીનો ત્યાગ કરવાનું કહ્યું છે તેમાં પણ વર્ણાશ્રમ પ્રતિલોમ અનુલોમમાંથી ઉત્પન્ન થયેલાની સાથે વ્યભિચારના દોષનો વધારે વિસ્તાર મિતાક્ષરા વગેરે ટીકામાંથી ગ્રંથોમાંથી જાણી લેવો કેટલાક કામી પુરુષો આ બાબતમાં કહે છે કે વેશ્યા સ્ત્રીઓમાં પરદારા પરદારપણાનો અભાવ છે માટે તેમાં ગમન કરવામાં દોષ નથી તે પણ ખોટું છે તેણીની વૃષલીપણામાં તેણીની વૃષલીપણામાં ગણ ગણતરી હોવાથી તેમાં ગમન કરનારને દોષનું અધિકપણું છે વૃષલી વિશે મિતાક્ષરામાં તથા બીજી સ્મૃતિઓમાં કહેવાયું છે કે ચાંડાલી બંધકી વેશ્યા રજસ્થા યાચ કન્યકા ઉઢા યાચ સગોત્રા સ્યાદ વૃષલય પંચકીર્તિતા ચાંડાલી બંધકી વેશ્યા રજોદર્શનને પામેલી કન્યા પોતાના ગોત્રમાં પરણેલી સ્ત્રી એ પાંચને વૃષલી કહે છે તેના ગમનમાં પ્રાયશ્ચિત મનુ કહે છે યત કરોત્યેક રાત્રેણ વૃષલી સેવના દઘમ તદ્વૈક્ષ્ય ભુગ જપન નિત્યમ ત્રિભીર વર્ષે વ્યપોહતી જો એક રાત વૃષલીના સેવનનું પાપ કરે તો તેણે ભિક્ષા માગીને ત્રણ વર્ષ સુધી ભગવાનના નામ મંત્રનો જપ કરવો ત્યારે તે પાપથી મુક્ત થાય છે તેમાં પણ બ્રાહ્મણને કંઈક વધારે દોષ હારિત મુનિ કહે છે બ્રાહ્મણો વૃષલિમ ગત્વા સદયોગ છત્ય ધોગતિમ અથાશ્યામ ગર્ભ ઉત્પન્ને પતત્યાશુન સંશય બ્રાહ્મણ વૃષલીમાં ગમન કરીને તત્કાળ અધોગતિને પામે છે ને જો તેમાં ગર્ભ રહે તો તત્કાળ તેનું પતન થાય છે એમાં સંશય નથી તેથી અગ્નિ અને બ્રાહ્મણાદિકના સાનિધ્યમાં પરણેલી પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીમાં ગમનનો સર્વજનોએ ત્યાગ કરવો એવો આશય છે યાજ્ઞવલ્ક્ય તો પરસ્ત્રી છાયાનું પણ અતિક્રમણ કરવાનો નિષેધ કરે છે દેવત દેવર્ત્વિક સ્નાતકાચાર્ય દેવર્ત્વિક દેવઋત્વિક એમ દેવર્ત્વિક સ્નાતકાચાર્ય રાગનામ છાયામ પરસ્ત્રિયાહ નાક્રમે નાક્રમે દરકૃત નાક્રમે રક્તવીણમૂત્ર નાક્રમે રક્તવીણમૂત્ર સ્ઠીવનો વર્તમાની છે દેવ ઋત્વિજ સ્નાતક આચાર્ય રાજા પરસ્ત્રી વગેરેની છાયાને પણ ઓળંગવી નહીં તે જ પ્રમાણે લોહી વિષ્ટા મૂત્ર નાકનો મળ અને ઉલટીને પણ ન ઓળંગવું અંગીરા તો પરસ્ત્રીઓની વચ્ચેથી જવાનો પણ નિષેધ કરે છે વિપ્રાગ્ન્યો વિપ્રયો રુગ્ન્યોર ભર્ગો ક્ષણો ગુરુ શિષ્યયો દંપત્યોર નાંતરા ગચ્છેત યોષિતો વિષ્ણુતાક્ષર તાર્ક્ષયો બ્રાહ્મ વિષ્ણુ તારક્ષયો એટલે કે ભગવાન અને ગરુડ એની બેની વચ્ચેથી ન બ્રાહ્મણ અને અગ્નિ બે બ્રાહ્મણ બે અગ્નિ વિષ્ણુ અને ગરુડ ગુરુ શિષ્ય સ્ત્રી પુરુષ બે સ્ત્રીઓ શંકર અને નંદી એટલાની વચમાં થઈને જવું નહીં શંકર ને એટલા માટે નંદી છે એ પાસે પધરાવતા હોય છે અહીંયા જુદું જુદું છે અહીંયા નંદી આગો પધરાયો હોય છે સાઉથમાં નગર એની બેની વચ્ચે જ ન નીકળવું શ્લોકમાં શંકર અને નંદીન એની બેની વચ્ચે જ ન નીકળવું શ્લોકમાં છે કે આવ્યું ને શ્લોકમાં નથી એમ દેવવૃત્તિ સ્નાતક સ્નાતકાચાર્ય નહીં વિપરાગની આયામ પરક્રિયા ના ક્રમે તરત એની પછી વિપ્રયોર વિપ્રજ્ઞયોર વિપ્રયોર અગ્નિયોર ભર્ગો અર્ક્ષણોય ભર્ગો દેવ સુધી ભર્ગો લગભગ એનો અર્થ કરે છે તેનું પ્રાયશ્ચિત શંખમુનિ કહે છે કે દ્વૌ વિપ્રો આગ્નિવા દંપતી ગો દ્વિજો સ્ત્રીઓ અંતરેણ યદા ગચ્છેત કૃચ્છ્રમ શાંતપનમ ચરેત બે બ્રાહ્મણ બ્રાહ્મણ અગ્નિ પતિ પત્ની ગાય અને બ્રાહ્મણ અને બે સ્ત્રીઓની વચ્ચે થઈને જાય તો શાંતપન કૃચ્છ્ર વ્રત કરે તથા દ્યુત દ્યુત છે જેમાં મુખ્ય એવા વ્યસનોનો ત્યાગ કરવો વિશેષણ અસ્યતિ ચ્યાવયતિ શ્રેયો માર્ગાત ઇતિ વ્યસનમ વિશેષે કરીને શ્રેયના માર્ગથી ભ્રષ્ટ કરે તે વ્યસન કહેવાય છે અસ્યતિ એટલે ફેંકી દે છે દ્યુતાદિકમાં આસક્તિરૂપ કર્મ તે વ્યસન કહેવાય છે સ્ત્રી દ્યુતમ મૃગયા મદ્યમ નૃત્યમ ગીતમ વૃથાટનમ વાદ્યમ નિંદા દિવાસ્વાપો વ્યસનાની નૃણામ દશા આ દસ વ્યસનો છે સ્ત્રી દ્યુત મૃગયા મૃગયા મદ્ય નૃત્ય ગીત વૃથા ફરવું વાજિંત્રો વગાડવા બગીચામાં ફરવું એ વ્યસન છે કઈ કામ ના હોય તો વેસ્ટ ટાઈમ છે પેલું પૈસાનો વેસ્ટ કરે પેલું ખાલી બીડી પીવે તો હોય અને આ ટાઈમનો વેસ્ટ કરે છે બે હરકું જ છે પૈસામાં ટાઈમમાંથી જ પૈસા આવે છે ટાઈમ સિવાય પૈસા ક્યાં આવે છે ટાઈમ જો ભોગ ન દે તો પૈસા ન આવે એટલે એનો વેસ્ટ કરે છે એના પ્રયોજને બગીચામાં ફરવા જવું એ વ્યસન છે પણ દરરોજ જવું હોય દરરોજ જવું પડતું હોય તો વધારે વ્યસન સ્ત્રી દ્યુત મૃગિયા મદ્ય નૃત્ય ગીત વૃથા ફરવું વાજિંત્રો વગાડવા ભગવાનની ભક્તિ સંબંધથી રહિત વાણી નિંદા દિવસે સૂવું એ મનુષ્યને દસ વ્યસન છે એમ દક્ષ કહે છે એકલું મ્યુઝિક સાંભળવું એકલું મ્યુઝિક સાંભળવું હેમાં એકલું મ્યુઝિક સાંભળવું કે વ્યસનમાં આવે કે વ્યસનમાં એમ વ્યસનમાં ન આવે માનો કે કંઈક કરતો હોય ને એના સપ્રયોજન સાંભળતો હોય તો વ્યસનમાં ન આવે કામ કરવા માટે કામ કરવા માટે ઓછો થાક લાગે એટલા માટે સાંભળતો હોય પણ ટેવ પડી ગઈ હોય તો એમાં આમ તો ધાર ઉપર છે બોર્ડર ઉપર કહેવાય સંગીત છે એ ભક્તિને મદદ કરવા માટે નિર્માણ થયું છે ભક્તિને મદદ કોઈ એનો કામમાં મદદ કરવા રૂપ એનો ઉપયોગ કરે તો વળી જુદું છે તો એ વ્યસન ન કહેવાય એમને વ્યસનમાં તો એને વિના એમ કાંઈ વિના પ્રયોજને સાંભળતો હોય તો વ્યસન કહેવાય સંગીત મૂકીને તમે ધ્યાન કરતા હો તો વ્યસન ન કહેવાય સંગીત જ સાંભળ્યું છે અને સંગીતને ધ્યાનને હાંધો નથી પણ તો એનો હાંધો છે અત્યારના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે ને કે એને થાક ઓછો લાગે મગજનું કામ હોય અને સંગીત સહિત કરે ને સંગીત સહિત રહિત કરે તો થાક ઓછો તો ભગવાનની ભક્તિ કરતા હોય ને એમાં તો સંગીત મૂકે કે સેવા કરતા હોય ને સંગીત મૂકે તો પણ પછી એને વ્યસન પડી ગયું હોય તો વ્યસન કહેવાય એના વિના પછી પછી કરી જ ન એકતો હોય તો હાવ બંધ થઈ જાય તો એ વ્યસન થઈ જાય ધ્યાન કરવા હાટું સંગીત કરે રાખે પછી સંગીત ન હોય તેથી ધ્યાન ન કરી શકે તો વ્યસન થઈ ગયું તો એ તો ઉલટું અમુકનું બહુ ખરાબ સ્ત્રી દ્યુત મૃગિયા મધ્ય નૃત્ય જમવામાં અથાણું હોય તો અથાણાથી જાજુ ખવાય એટલા માટે અથાણું લાવ્યા હોય પછી અથાણું ન હોય તો ખાય જ ન કે તો પછી મુશ્કેલી થઈ જાય ને કે અથાણું નહીં આ તો કાંઈ ખાય નહીં કઈ અથાણું નથી ને એમ છે સંગી એટલે અથાણાની જેમ ટેવ પડી ગઈ હોય તો એ વ્યસન થઈ ગયું લાવો એક બાણી ખાઈ જાય અથાણા મહારાજ એક વખત ખાઈ ગયા હતા એટલે કોઈક પ્રેમી ભગત હતા એ મહારાજ માટે બહુ સારું અથાણું લાવ્યા મહારાજ આ બહુ સરસ છે નાવડ બાણી લઈ મહારાજ દર્શન કરવા ગયા તો મહારાજ ત્યાં લાવો ને બાઈનું નામ હશે તો બોલાવીને કે લાવ લાવી દો એકાદું ખાધું બહુ મીઠું થયું છે એમ કરી બધું ખાઈ ગયા અને બાણી કીધું લે લઈ જાવે હાલ સ્ત્રી દ્યુતમ મૃગયા મધ્યમ નૃત્યમ ગીતમ વૃથાટનમ વાદ્યમ નિંદા દિવા સ્વાપો આમતા આમતા આટા મારવા ઈ હોતે વ્યસન કહેવાય વાદ્યમ નિંદા દિવા સ્વાપો વ્યસનાની નૃણામ દશા અને વોકિંગ કરવા જવું એને વ્યસન કેવું કે કેમ આમાં કઈ ઉલ્લેખ નથી કે કારણ કે એમથા એમથા જ આટા છે પણ એ એમ એમથા એમ ન ગણે અને હેલ્થ માટે ગણે તો આ લોકો માન્ય કરે તો બાજુ છે સ્ત્રી દ્યુત મૃગિયા મદ્ય નૃત્ય ગીત વૃથા ફરવું વાજિંત્રો વગાડવા નિંદા દિવસે સૂવું એ મનુષ્યને દસ વ્યસન છે એમ દક્ષ કહે છે અપિશબ્દથી વૃથા બોલવું લબલબ કરવાની ટેવ લબલબ એ એક વ્યસન છે જો લબલબ કરવાનું એને કોઈ દીક ન મળે તો પછી પાચન ન થાય કસરત કરે તોય કસરત કરે તો પાચન થાય ને પણ આ તો એને બોલવા જ ન મળ્યું હોય તો પાચન ન થાય એટલે એવું એ વ્યસન છે અપી શબ્દથી કારણ વિના બોલવું એ વ્યસન છે થવું કારણ વિના બોલવું લબ લબ કરી રાખવું એને વાયુ રોગ હે વેદ્યો તો પાછો જુદો આ તો બોલ લબલબ્યો એમ વેદ્યો નહીં આપી શબ્દથી વૃથા બોલવું લબલબ કરવાની ટેવ ખરાબ શબ્દો બોલવા ગાળું બોલવાની ટેવ એ વ્યસન કહેવાય ઢાંડાને હોતે ગાળું દે હાકતા હોય ડાંડો હું સમજતો હોય છે ગાડીઓમાં આ સમજે એટલે આને વ્યસન છે ડાંડા નથી સાંભળવાનું એટલે ઘર ઘર ઢાંઢો તો આ કહેવાય ઓઈલો તો બિચારો સારો કહેવાય નિર્દોષ કહેવાય ગાડી બોલતો જ નથી એટલે ઢાંઢા કરતા ઓલો આના કરતા ઢાંઢો સારો એમ બજાર ચોરામાં બેસવું કુલટાનો સંગ ભક્તિ ધર્મ રહિત શાસ્ત્રો વાંચવાનો સ્વભાવ ઈ હોતે નોવેલ વાંચવી એ મોટું વ્યસન કહેવાય છાપા વાંચવા એ વ્યસન કહેવાય એટલે બધી નોવેલ વાંચે તો એ ભગવાનનો સંબંધ ન હોય એવું વાંચન કરવું ગ્રામ્ય વાર્તા એ વ્યસન ખરાબ શબ્દો બોલવા બજાર ચોરામાં બેસવું કુલટાનો સંઘ ભક્તિ ધર્મ રહિત શાસ્ત્રો વાંચવાનો સ્વભાવ નોવેલ નોવેલો વગેરે ભક્તિ ધર્મ રહીત એટલે આમાં શિક્ષા બદ્રીમાં નથી નોવેલનો પણ ભક્તિ ધર્મ રહીત એટલે એનો અર્થ એવો નોવેલો એ બધા વ્યસનો છે સાધુઓ વખતે નોવેલો વાંચતા હોય છે એ ઓલું નોલેજ ઓરિએન્ટેડ હોય છે ને અત્યારે નોલેજ જોઈએ એને જો એક હાથ બાકી રહી ગયું આ નોવેલનું નોલેજ બાકી રહી ગયું તો એટલે અધૂરા કહેવાય નોલેજ ઓરિએન્ટેડ સાધુઓ પણ જ્ઞાની સાધુઓ છે એટલે જ્ઞાનીનું આધુનિક નોલેજ ઓરિએન્ટેડ ભક્તિ ધર્મરહિત શાસ્ત્રો વાંચવાનો સ્વભાવ નોવેલો વગેરે એ બધા વ્યસનો છે એ મારા આશ્રિતોએ ન કરવા ઇન્ટરનેટમાં છાપું જોઈ લેતો બહુ વ્યસનમાં નહીં ગણાતું ખાનગી બધાય ઇન્ટરનેટમાં ગુજરાત સમાચાર જોઈ લે તો બહુ વાંધો નહીં દિવ્ય ભાસ્કર આ બેની છૂટી છે અકીલાનું હાંજે એ તો ચા એને તે કીધું છે કે ચા અને અકીલા એમ એટલે એને વ્યસન જ ગણાય કે સવારે ચા અને હાજે અકીલા એવું કે છે ને એ લોકો એટલે ચા ના બદલામાં જ છે એટલે તો એમાં કઈ એ લોકોએ કીધું છે કે બે ચા પીવો કે અકીલા બે ચા ચા પીવો કે આ પીવો બે એક પાસાઓની રમતથી રમવું નહીં અને કોઈનું દ્રવ્ય લેવું નહીં ગંજી પતે રમવું એ વ્યસન છે એ પ્રમાણે કપિલ દેવે કહ્યું છે દ્યુત રમનારા સમવ્યવહારી અને હિંસામાં પ્રીતિવાળા અને સંબંધીઓનો નાશ કરનારા જે મનુષ્યો છે તેને વૈતરણીમાં નાખે છે એ પ્રમાણે યમરાજાએ કહ્યું છે દ્યુતમાં છળ અને અસત્યનું બહુપણું હોવાથી તેનો નિષેધ કરેલો છે અને તે કરનારને દંડ મિતાક્ષરામાં કહેલો છે દ્યુત છે એ તો ભગવાનનું સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ તો બધું ઘણું હોય પણ એ દ્યુતમ ધર્માર્થે અને કલ્યાણાર્થે હોય તો એ ભગવાનનું સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાન કપટ કરતા ને એટલે એને કઈ વાંધો નહીં એની પાછું કીધું છે એને ને આપણે ક્યાં કહી છે દ્યુતમ ચલયતામ અહમ મારું સ્વરૂપ દ્યુતમ સમાવયમ ચેવ યહ કુર્યાત કારયેત વા તાન સર્વાણ ઘાતયેત રાજા શુદ્રાંશ દ્વિજલિંગીનઃ દ્યુત અને સમાવય તેને જે કરે અથવા કરાવે તે સર્વેનો શુદ્ર હોય કે દ્વિજ તેનો રાજા એ નાશ કરવો એમાં શું લખ્યું છે શુદ્રાન હા શુદ્રાંશ છે દ્વિજ લૈંગીના એટલે ખરેખર તો એનો અર્થ એવો હોતે થાય કે બ્રાહ્મણનો વેશ કાઢીને આ શુદ્રો ફરતા હોય એને રાજાએ ઘાત કરવો રામચંદ્રજી ભગવાન કહે એવું એનો પ્રસંગ આવે છે સમાવય એટલે સમાહવયામાં આગળ એનું ડેફિનેશન કરીશ સમાહવય અને જુગાર બે એક છે જેમાં અપ્રાણીની શરત હોય તે દ્યુત કહેવાય અને જેમાં પૈસા માલ મિલકતની શરત હોય તો દ્યુત અને પાંચ ગાયું તો સમાહ હોય કે યુધિષ્ઠિર ને હારી ગયા તો એ સમાહ હોય એ જુગાર નહીં અને જેમાં પ્રાણીની શરત કરેલી હોય તેને સમાવય પ્રાણધારીની શરત હોય તો સમાવય અને પ્રાણધારી સિવાય માલ મિલકતની શરત હોય તો જુગાડ દ્યોત એટલો ફેર છે એ પ્રમાણે બીજા વ્યસનોને પણ ગો ઉપપાતકોમાં ગણાવેલા હોવાથી યાજ્ઞવલ્કીય તથા બૃહદ વિષ્ણુ આદિકે ત્રણ માસનું વ્રત વગેરેનું વિધાન કર્યું છે તેથી વ્યસન માત્રનો ત્યાગ કરવો એવું સંક્ષેપમાં તાત્પર્ય છે એક દી હોય અને ત્રણ મહિના વ્રત કરવું તો ક્યાંથી કહેવાય એમને વ્યસન એમ કીધું ખૂબ પાતક કીધા તેમજ ભાંગ જે વિજયા નામની ઔષધિ છે વગેરે જે ગાંડા કરે કેફ કરે તે માદક કહેવાય તેમજ મદ કરનારો ગાંજો અફીણ માજમ આદિ દ્રવ્યો ન ખાવા તે પણ મદજનક હોવાથી મદ્ય જેવા જ છે કાંઈ પણ ચિત્તનો માધ્યમ ભંગ આદિ માદક અમે ભાંગ આદિ માદક કોઈ પણ કેપ ચડાવે એવી વસ્તુ ન ખાવી મૂડમાં એ ખાઈ એટલે મૂડમાં આવી જાય પછી વળી પાછો મૂડ વ્યો જાય એવું ન કરવું મૂડ લાવવા હાટું એમણે માવતો હોય તો ભલે કાંઈ પણ ચિત્તનું વિભ્રમ કરનારું માદક દ્રવ્ય ન ખાવું એ પ્રમાણે નારદીય પુરાણમાં કહ્યું છે આ જગ્યાએ ચાર નિષેધ વાક્યો છે અને બે વિધિ વાક્યો છે શ્લોક નંબર નાઇન્ટીન अग्राह्यान्नेन पक्वं यद् दन्नं तदुदुकं જગન્નાથપુરમ न जगन्नाथपुरं કૃષ્ણ ग्राह्यं કૃષ્ણપ્રસાદ્યપે જેના હાથનું રાંધેલું અન્ન તથા જેના પાત્રનું જળ ખપતું ન હોય તેણે રાંધેલું અન્ન તથા તેના પાત્રનું જળ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે તો જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી ગ્રહણ કરવાને યોગ્ય તે ગ્રાહ્ય કહેવાય આ જગ્યાએ ગ્રહી ધાતુનો અર્થ જમવું એવો કરેલો છે પકડવું એવો અર્થ હોવા છતાં ધાતુના અનેકાર્થ હોવાને કારણે ખાવું એવો અર્થ થઈ શકે છે તે કહ્યું છે કે નિપાતાશ્ચોપસર્ગાશ્ચ ધાતવશ્ચેતિ તે ત્રયા ત્રય અનેકાર્થા સ્મૃતા સર્વે પાઠસ્તેષામ નિદર્શનમ નિપાતો એનો ઉપયોગ છે એના દ્રષ્ટાંતનો ઉપયોગ એ જ એનું પ્રમાણ છે એનું પ્રમાણ છે અને એવો અર્થ કરવો નિપાતો ઉપસર્ગો અને ધાતુઓ એ ત્રણેય અનેક અર્થવાળા માનેલા છે સર્વેનો પાઠ તે તે અર્થ કરવામાં પ્રમાણરૂપ છે અર્થાત પ્રમાણિત ગ્રંથોમાં જે અર્થમાં તેમનો પ્રયોગ થયો હોય તે જ વધારે પ્રમાણરૂપ ગણાય છે ખરી રીતે તો ધાતુનો અર્થ નિર્દેશ તો પાણીની મુનિએ કરેલા નથી પણ ભીમસેન પંડિતે કરેલા છે માટે ધાતુનો અર્થ નિશ્ચિત નથી તો પછી સર્વધાતુઓ સર્વાર્થવાચક થઈ જશે તો ત્યાં રૂઢિ નિયામિકા છે એટલે કે રૂઢિને અનુસારે જ અર્થ થઈ શકે છે બીજી રીતે કરી શકાતો નથી રૂઢિ એટલે પ્રયોગ એમ શિષ્ટ પુરુષે કાલિદાસે પ્રયોગ કર્યો હોય તો એ પ્રમાણરૂપ કહેવાય ભાગવતમાં પ્રયોગ થયો હોય તો એ પ્રમાણરૂપ બીજા કોઈ એવા શ્રેષ્ઠ ગ્રંથોમાં એનો ઉપયોગ કર્યો હોય તો એ ધાતુનો એવો અર્થ કારવા એટલે કે રૂઢિને અનુસારે જ અર્થ થઈ શકે છે બીજી રીતે કરી શકાતો નથી વધારે વિસ્તાર બીજેથી જાણી લેવો અગ્રાહ્ય એવું જે અન્ન અર્થાત જેણે રાંધેલું અન્ન પોતાના દેશ જાતિ કુલાચાર વિરુદ્ધ હોવાથી તથા વર્ણાશ્રમ આચાર વિરુદ્ધ હોવાથી ભોજન કરવા યોગ્ય ન હોય ઓલાચાર હોતે એમાં પ્રમાણરૂપ છે એક બ્રાહ્મણનું કુળ હોય ને બીજા બ્રાહ્મણનું કુળ હોય પછી એ કુળને એ કુળનો આચાર ન હોય ને હરખો ન હોય ને આ કુળનો આચાર હરખો હોય તો ઓલાને ન લેવું આવો એનો ભાવ છે કારણ કે ઓલા છે તો બે બ્રાહ્મણ પણ તો ઓલાનો કુળાચારમાં થોડોક ફેર છે તો આને ન લેવું સાધુઓ સાધુઓના મંડળમાં એકબીજાને જમતા નથી હોતા ને એટલે એને કુળાચાર પ્રમાણ કહેવાય તથા વર્ણાશ્રમ આચાર વિરુદ્ધ હોવાથી ભોજન કરવા યોગ્ય ન હોય ખપતું ન હોય તેવા પુરુષ અથવા વિધિ વિધાન ન પાળાતા હોય તો એનું ન ખાવું એમ પોતે જે પાળતા હોય ને બીજા ન પાળતા હોય તો ન ખાવું આવો એનો સાદો અર્થ છે તેવા પુરુષ અથવા તેવી સ્ત્રીઓએ રાંધેલું જે અન્ન તે એટલે પક્ષે ભોજ્યાદી અગ્રાહ્ય એટલે લેવું નહીં જમવું નહીં અને તેવા અગ્રાહ્ય અન્નવાળા પુરુષના પાત્રનું જળ ચરણામૃત નિમિત્તે પણ ઉત્કલ દેશમાં જે પુરુષોત્તમ પુરી તે સિવાય બીજા સ્થાનને વિશે ન ગ્રહણ કરવું ન ખાવું ન પીવું એવો અર્થ છે કારણ કે તે ખાવામાં સંકરીકરણ નામના પાપની પ્રાપ્તિ થાય છે તે પ્રાયશ્ચિત મયુખમાં તથા વિષ્ણુ સ્મૃતિમાં કહ્યું છે જે ગ્રામના અને અરણ્યના પશુની હિંસા અને ન ખપતું હોય તેનું અન્ન ખાવું તે સંકરીકરણ નામનું પાપ છે સંકરીકરણમ કૃત્વા માંસમશ્નિત યાવકમ તે કરીને એક માસ પર્યંત સાથો ખાઈને રહે એ તેનું પ્રાયશ્ચિત છે અહીં શંકા કરે છે કે અગ્રાહ્યમ મહારાજે કીધું વટલવું નહીં ને વટલાવવું નહીં એના અર્થમાં સંકરીકરણ એટલે વટલાવવું પોતાના આશ્રમ અને વર્ણ એને અનુસારે જે ન થતું હોય અહીં શંકા કરે છે કે અગ્રાહ્યમ જે જે જે ન ખપતું હોય તે તો કોઈ ખાવાના જ નથી કારણ કે સત્સંગીઓ તો ધાર્મિક અને મુમુક્ષુ છે તેમને તો આવો નિષેધ કરવો તે અસ્થાને ગણાય તેથી આ નિષેધનો કોઈ અર્થ નથી તો તેનું સમાધાન એ છે કે ભગવાને કૃષ્ણ પ્રસાદ્ય પ્રસાદ્યપી એવું હેતુગર્ભ વિશેષણ કહ્યું છે આ હેતુના બળે કળયુગમાં કાંઈક વખત તેનો સંભવ જોવામાં આવે છે માટે તે પોતાના આશ્રિતોમાં ન થાય એવા આશયથી તો ભગવાનની પ્રસાદી નિમિત્તે પણ એવું વિશેષણ આપ્યું છે ભગવાનની પ્રસાદીને પગે લાગી લેવું પડે ને કે ખાવું નહીં એવું મારે આ ભગવાનને નિવેદન કરેલું છે એથી અતિ પવિત્ર અને ગ્રહણ કરવા યોગ્ય છે ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી પણ ઘણું પુણ્ય છે એવા ભાવથી કે કોઈના આગ્રહથી પણ ગ્રહણ ન કરવું ભક્તિ સિદ્ધ્યતી ધર્મેણ જ્ઞાનમ ધર્મેણ સિદ્ધ્યતી ભક્તિ ધર્મ વડે સિદ્ધ થાય છે અને જ્ઞાન પણ ધર્મ વડે સિદ્ધ થાય છે વિધિ નિષેધની પવિત્રતા રાખે તો એને સિદ્ધ થાય નાથ મોડો કાઢી નાખે તો ભક્તિ કે જ્ઞાન કાંઈ સિદ્ધ ન થાય અંતઃકરણની પવિત્રતાને આધારે ભક્તિ હૃદયમાં ટકે છે અને જ્ઞાન ભગવાનનું જ્ઞાન છે એ ટકે છે નગર પછી બ્રહ્મ કોદાળ થઈ જાય જ્ઞાન બ્રહ્મની વાત ઉઘડીક બહુ કરે પણ વિધિ નિષેધ જો પાળી ન કે તો પછી બ્રહ્મ કોદાળ થઈ જાય ભક્તિ ધર્મ વડે સિદ્ધ થાય છે અને જ્ઞાન પણ ધર્મ વડે સિદ્ધ થાય છે એમ સંવર્ત મુનિએ કહ્યું છે જોકે બળાત્કારથી બીક બતાવીને કોઈ દુષ્ટ ચાર વર્ણના જનોને ન ખપતું હોય તેવું ખવડાવીને વટલાવે તો તેને વ્યવહાર અધ્યાયમાં રાજદંડ કહેલો છે રાજાએ એનો દંડ કરવો વર્ણાશ્રમનો ભંગ કરાવે તો અટાણે તો આ રાજાઓ બધા વર્ણાશ્રમનો ભંગ કરાવે માથે જે ન કરે એનો દંડ કરે છે એટલે બહુ પુણ્યશાળી રાજાઓ છે કોઈ દુષ્ટ ચાર વર્ણના જનોને ન ખપતું હોય તેવું ખવડાવીને વટલાવે તો તેને વ્યવહાર અધ્યાયમાં રાજદંડ કહેલો છે રાજાએ તેનો દંડ કરવો એમ બતાવ્યું છે અભક્ષ્યેણ દ્વિજમ દુષ્યાત દંડય દંડ્ય ઉત માંસાહારમ દંડ્ય ઉત્તમ સાહસમ મધ્યમમ ક્ષત્રિયમ વૈશ્યમ પ્રથમમ શુદ્રમર્ધિકમ બ્રાહ્મણને જો ઓલું ખવડાવે તો ઉત્તમ સાહસ થયું કહેવાય એટલે સાહસનો દંડ હોય છે સાહસ કર્મ છે એ ગુનેગારી છે એક આજની ભાષાને કાયદાની ભાષા ભાષામાં ગુનેગારી છે એટલે એનો દંડ કરવો અભક્ષ્ય વડે જે દ્વિજને બ્રાહ્મણને દૂષિત કરે તેને ઉત્તમ સાહસના દંડ વડે રાજા દંડે ક્ષત્રિય વૈશ્યને મધ્યમ સાહસ વડે રાજા દંડે ને શૂદ્રને પ્રથમના અર્ધ વડે રાજા દંડે આ જગ્યાએ બે નિષેધ વાક્યો છે વધારે મોટો છે વાંચો નાના છે શ્લોક નંબર ટ્વેન્ટી मिथ्यापवादः कस्मिंश्चिदपि स्वार्थस्य सिद्धे कस्मिंश्चित् मिथ्यापवादः कस्मिंश्चिदपि स्वार्थस्य सिद्धये नारोप्यो नापशब्दाश्च ભાષણીય કદાચન પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યાપવાદ ખોટું આળ ચડાવવું આરોપણ કરવો નહીં અને કોઈને ગાળતો ક્યારેય દેવી નહીં પોતાનો સ્વાર્થ જે કોઈ અભિષ્ટ પદાર્થની પ્રાપ્તિ થાય તેની સિદ્ધિ થાય તો પણ કોઈ પુરુષ અથવા સ્ત્રી કે પ્રાકૃત કે વિદ્વાન ગમે તે માણસને વિશે પણ એવું આવું અયોગ્ય કર્મ કર્યું છે એવો મિથ્યાપાતો ક્યારેય ન આપવો તે મોટા દોષને આપનાર છે યાજ્ઞવલ્કે કહ્યું છે જે મિથ્યા દોષો દ્વિસમોભૂતવાદિન મિથ્યાભિશસ ચ સમાદત્તે મૃષાવદન જે બીજાનો ઉત્કર્ષ થતો દેખીને થયેલા ઈર્ષાથી થયેલી ઈર્ષાથી ઉત્પન્ન થયેલા રોષથી કલુષિત હૃદયવાળો બીજાની આગળ મિથ્યા આળ પરદાર ગમન બ્રહ્મ હત્યાદિ દુષ્કર્મ એણે કર્યું છે એ પ્રમાણે આરોપ મૂકે છે તેને તે પાપ બેવડું લાગે છે અને ચોરી ન કરી હોય એની મિથ્યા અપવાદ કરે કે એને ચોરી કરી તો મિથ્યા અપવાદ કરનારાને ચોરી ન કરી હોય પણ ચોરી કરી હોય એના કરતા ડબલ પાપ લાગે એમ જ છે ને શું છે ગુજરાતી જે બીજાનો ઉત્કર્ષ થતો દેખીને થયેલી ઈર્ષાથી ઉત્પન્ન થયેલા રોષથી કલુષિત હૃદયવાળો બીજાની આગળ મિથ્યા આળ પરદાર ગમન બ્રહ્મ હત્યાદિ દુષ્કર્મ એણે કર્યું છે એ પ્રમાણે આરોપ મૂકે છે તેને તે પાપ બેવડું લાગે છે અને ખોટું બોલવાનું અને મિથ્યાપવાદનું પાપ પણ મળે છે એટલું જ નહીં પણ જેના ઉપર મિથ્યાપવાદ કરેલો છે તેનું બીજું જે પાપ તે પણ તેને મળે છે એટલે ઓલો ચોખ્ખો થાય છે એટલે એમ કીધું છે ને કે નિંદક નૈયરે રાખે એમ નિંદા કરે તો રાજી થવું પણ એ બહુ કઠણ છે કરીએ તો રાજી થઈ છે આપણે આપણે પોતે કરીએ તો આપણી ઉપર નિંદા આવે તો રાજી નથી થવાતું જો રાજી થાય તો એ સાધુ કહેવાય સહાહા એ સાધુ રાજી થાય આપણી નિંદા કરે ને જો રાજી થાય તો એ સાધુ કહેવાય કરે એ અસાધુ કહેવાય અને જે સાચું હોય અને જાહેર ન થયેલું હોય તે પાપને લોકોમાં જાહેર કરે તેને પણ જેને પાપ કર્યું છે તેના સમાન ફળ મળે છે જાહેર ન કરો એવું કીધું કોકે પાપ રિયલ કર્યું છે અને આપણે એક જ જાણીએ છીએ તો આપણે એક જાણીએ છીએ અને એનું પ્રકાશન કરે તો ઓલન કરતા ઓલન પાપ લાગે અને જે સાચું હોય અને જાહેર ન થયેલું હોય તે પાપને લોકોમાં જાહેર કરે છે તેને પણ જેણે પાપ કર્યું છે તેના સમાન ફળ મળે છે અને ડબલ નહીં એટલું લાગે અને ઓલું જો મિથ્યા અપવાદ નાખે તો એને ડબલ લાગે ડબલ અને પાછું ઓલું બીજું બધું એનું આગલા પાછળનું હોય એ બધું હોતે એની પાસે જાય આપણે તો આપણી ઉપર કોઈ એક જ વખત મિથ્યા અપવાદ નાખે તો બધું આપણું સાફ થઈ જાય હે પછી આપણે કરતા હોય ને એટલે સાફ નથી થતું માટે કોઈને મિથ્યાપવાદ આપવો નહીં અને વળી અપશબ્દો જે મ્લેચ્છ વાણી ગાળો દેવી ખરાબ શબ્દો બોલવા કઠોર વચનો પણ બોલવા નહીં કારણ કે તે વાક પારુષ્ય સાહસ હોવાથી તેને ન બોલવા ભારતમાં કહ્યું છે કે પુરુષો નૃતવાદી ચ શિશુન પુરુષ પરુષસ તથા અનિબદ્ધ પ્રલાપી ચ મૃગ મૃગપક્ષીશુ જાયતે કઠોર વચનો ખોટું બોલવું ચાડિયાપણું ક્રૂરપણું અને મનમાં આવે તેમ બોલનાર મૃગ તથા પક્ષીઓમાં જન્મે છે આ શ્લોકમાં પછી બોલે રાખે પેલું કાબરા બોલે છે કાબરા ત્યાં બહુ હોતા નથી ને કરી તો એ કાંઈ ઉતા કાબરાને લલેડા હોય ને એની જ્યારે જામ્યું હોય ત્યારે વિશ્વમંગલ સ્વામીની સભા જવું હોય આ શ્લોકમાં બે નિષેધ વાક્યો છે જય જય સ્વામી મહારાજની જય